મોતી માતાને આનંદ થયો થોડા સમયમાં મને બહુ સુંદર બોધ આપ્યો સાવધાન રહીને ભક્તિ કરીશું ને ભક્તિ કરીશું મારા મનને સમજાવીશ કદાચ મારું મન બગડે ને તો તમે કૃપા કરો કહ્યું છે માં મેં તો કૃપા કરી જ છે માં તું જ હવે તારા ઉપર કૃપા કર માં તો એવો વારંવાર નિશ્ચય કર મારે પતિ થવું નથી મારે પત્ની થવું નથી મારે પરમાત્માને મળવું છે મારે કોઈના પેટમાં જવું નથી જન્મ એ જ મહાદુઃખ છે મરણ એ મહાદુઃખ છે માં મેં તો કૃપા કરી છે હવે તું જ તારા ઉપર કૃપા કર માં સાવધાન થઈને તું સાધન કર થોડા સમયમાં તું કૃતાર્થ થવાની છું મારે તો હવે જવાનું છે કપિલ દેવ જવા તૈયાર થયા છે જયારે દેવ માં થોડા ગભરાય મારે એકલીને જ અહીંયા રહેવાનું માં તારા હૃદયમાં નારાયણ છે માં પ્રભુના નામનો સાથ છે બીજું શું જોઈએ માં સંસારનો સંયોગ વિયોગ માટે જ થાય આ જીવ એકવાર પરમાત્માને મળે તો પછી કોઈ દિવસ પ્રભુનો વિયોગ થતો નથી જે ઈશ્વરને મળ્યો સંસારનો સંયોગ વિયોગ માટે જ થાય છે સંયોગમાં જેટલું સુખ વિયોગમાં હજાર ગણું દુઃખ છે માં મેં જે ઉપદેશ કર્યો છે તે ઉપદેશમાં તું શ્રદ્ધા રાખ થોડા સમયમાં તું કૃતાર્થ થવાની માતાજીને ઉપદેશ કર્યો અને પછી તો કપિલ દેવ દેવહૂતિ માતાને સાષ્ટાંગ વંદન કરે માં સાવધાન રહે માની પ્રદક્ષિણા કરી છે માની સેવા કરે માની પ્રદક્ષિણા કરે એને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે આ ધરતીમાં જેટલું દુઃખ સહન કરે છે એના કરતા માતા પુત્રના માટે બહુ સહન કરે છે જે માની પૂજા કરે છે જે માની પ્રદક્ષિણા કરે છે જે માને વંદન કરે છે એને પૃથ્વી પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે કપિલ દેવ માને વંદન કરીને ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં ગયા છે ગંગાજીનો અને સમુદ્રનો જ્યાં સંગમ થયો કલકત્તાથી આગળ જાઓ ને તો આ ગંગા સાગર સંગમ તીર્થ છે આપણા શાસ્ત્રોમાં ગંગાજીનો મહિમા બહુ બહુ વર્ણન કર્યો ગંગા સાગર સંગમમાં ગંગાજી સમુદ્રને મીઠો બનાવ્યો એવો નિયમ છે સમુદ્ર જે નદીને મળે છે એ નદીના પાણીને ખાડું બનાવ્યું શ્રી ગંગા માનો એવો મહિમા છે ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગાજીના સ્પર્શથી ત્રણ મૈલ ચાર મૈલ સુધી ખારો સમુદ્ર મીઠો થઈ જાય ગંગાજી આ સમુદ્રને મળે છે ત્યાં ગંગાયણ વિરાજેલા ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કરે છે આ બાજુ માતા દેવહૂતિ ત્રિકાળ સરસ્વતી ગંગામાં સ્નાન કરે આજ નારાયણ પરમાત્માનું ધ્યાન કરતા માનું હૃદય પીગળે છે ધ્યાનમાં તન્મયતા થાય છે ત્યારે દેહનું ભાન રહેતું નથી દેવહૂતિ માતાના વાળ બહુ સુંદર હતા અને તે સુંદર વાળ એ ધીરે ધીરે પીળી જટાઓ બની ગયા મસ્તકમાં જટાઓ ધારણ કરી છે હવે મહાયોગીની થયા છે મહાયોગીની માતા દેવહૂતિ છે છતાં માતાજીને કોઈ કોઈ વખત માયા ત્રાસ આપે મનને કુટેવ પડી છે જે સુખ ભોગવ્યું છે એનું મન સ્મરણ કરે જે સુખ ભોગવવાનું છે એનું મન ચિંતન કરે છે દેવહૂતિ માતાને પણ કોઈ કોઈ વખત મન ત્રાસ આપે અને વિમાનમાં ફરતા હતા કેવું સુખ ભોગવ્યું મનને સમજાવે છે જેનો ત્યાગ કર્યો અને એનું તું સ્મરણ કેમ કરે મન બહુ તોફાની છે કોઈ કોઈ વખત મન જ્ઞાનને ધક્કો મારે છે મનને સમજાવો પણ મન માનતું નથી મનને આ એક કુટેવ પડી છે જે સુખ ભોગવ્યું છે એનું એ ચિંતન કરે દેવહૂતી માતાને પણ કોઈ કોઈ વખત મન બહુ ત્રાસ આપે મન જયારે બહુ ત્રાસ આપે ને ત્યારે એને બહુ સમજાવશો નહીં જોરથી પ્રભુના નામનું કીર્તન કરો અને ભગવાનને કહેજો કે મારું મન બગડ્યું છે મને દેખાય છે પણ હું મારા મનને હાચવી શકતો નથી હું શરણે આવ્યો મન જયારે બહુ તોફાન કરે ત્યારે એને સમજાવશો નહીં પ્રેમથી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ فلا غرور मैत्रेय उवाच मनोस्तु शतरूपायाम् तिस्रः कन्याश्च जज्ञिरे आतुर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुता પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં તપનો નિવાસ છે આપે જ પ્રભુનું હૃદય જે તપ કરે છે એ પરમાત્માને વશ કરી શકે તપ માનવ શરીરમાં જ થાય છે માનવેતર કોઈ પણ તપ કરી શકે નહીં માનવે બુદ્ધિ પ્રધાન જ્ઞાન પ્રધાન પશુઓમાં બળ વધારે છે પણ બુદ્ધિ નથી પશુ તેને કે છે કે જે શરીરને જ આત્મા સમજે છે પશુનો સ્વભાવ સુધરતો નથી જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે પશુઓમાં અતિશય અજ્ઞાન કરેલા પાપનું ફળ ભોગવવા માટે જીવ પશુ બને છે પશુ પક્ષીઓને અતિશય દુઃખ છે પશુ કોઈ દિવસ હસતા નથી પશુ રડે છે પણ એ કોઈ દિવસ હશે નહીં પશુનો જન્મ કરેલા પાપનું ફળ દુઃખ ભોગવવા માટે પશુઓમાં અતિશય અજ્ઞાન હોય માનવ જાણે છે આ શરીરથી હું જુદો છું માનવ બોલે છે મારું શરીર એવું બોલતો નથી હું શરીર માનવ જાણે છે હું શરીર નથી હું મન નથી હું ઇન્દ્રિય નથી હું તો તન અને મનને સુધારનારો છું તન જ્યારે બગડે છે મન જ્યારે બગડે છે ત્યારે જીવ એને સુધારી શકે છે તમે તન નથી તમે મન નથી તમે તો બગડેલા તન અને મનને સુધારનાર છો માનવને આત્મ સ્વરૂપનું જ્ઞાન હોવાથી માનવે તપ કરી શકે માનવ તપ ન કરે તો એનું પતન નક્કી છે તપ શબ્દને ઉલટો કરો કે પત થાય જે તપ કરતો નથી એનું પતન છે રોજ થોડું પણ તપ કરો દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે ભગવાન તમને સંપત્તિ આપે પણ અતિ સુખ ભોગવશો નહીં સુખ એટલું જ ભોગવજો જે સુખ ભોગવતા ભગવાન યાદ આવે ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે તન અને મન બે બગડી જશે સુખ વિવેકથી ભોગવશે સુખ ભોગવતા ભગવાન ભૂલાય નહીં કેટલાક લોકો એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે આ મારું છે હું વધારે સુખ કેમ ન ભોગવું લક્ષ્મી મારી છે એવું સમજે એને માર જ પડે લક્ષ્મી એ તો નારાયણની છે લક્ષ્મીને માતા માનીને ઘરમાં રાખો લક્ષ્મીનો ઉપયોગ કરો અતિ સુખ ભોગવશો નહીં તમને જે મળ્યું છે એ બધું તમારું નથી તમને જે મળ્યું છે એ બધું તમારા માટે નથી ભગવાન જેને વધારે આપે છે પરમાત્મા એવી અપેક્ષા રાખે છે અમારા બાળકોની સેવા કરે બીજાને સુખી કરે તમારા થાળીમાં જે આવે ને એટલું જ તમારું છે ઘરમાં જે કંઈ છે તે બધું તમારું નથી જે થાળીમાં આવે છે એટલું જ મારું છે સંતો તો એવું વર્ણન કરે છે ત્યારે થાળીમાં આવેલું પણ મારું નથી જે પેટમાં જાય ને એટલું જ મારું છે એક મહાત્માએ તો એવું વર્ણન કર્યું છે અરે પેટમાં જાય તે પણ મારું નથી જે પેટમાં ગયા પછી પચે છે એટલું જ મારું છે જે ન પચે સમજવું કે બીજાના ભાગનું હું ખાઈ ગયો તેથી પચ્યું નહીં પેટમાં ગયા પછી જે પચે છે એટલું જ તમારું દુઃખ સહન કરો અતિ સુખ ભોગવશો નહીં અતિ સુખ ભોગવે તો તન મન બે બગડે દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે ભૂખ અને તરસ સહન કર એ તપ છે કોઈ પણ તપ કરવું હોય તો દુઃખ સહન કરવું જ પડશે કરવાથી પાપ બળે છે તપ કરવાથી બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થાય છે સોનાની શુદ્ધિ જેમ અગ્નિમાં થાય તે મનની શુદ્ધિ દુઃખમાં થાય થોડુંક દુઃખ સહન કરો દુઃખ સહન કરે તો ભગવાનને દયા આવે સર્વ પ્રકારનું સુખ ભોગવે અને ભક્તિ કરે તો ભગવાનને જલ્દી દયા આવતી નથી ભગવાનના માટે થોડું પણ દુઃખ સહન કરે એને તપ કે ગીતાજીમાં અર્જુનને પરમાત્માએ એવું એક તપ બતાવ્યું છે કે જે તપ કરતા એક પૈસાનો ખર્ચો નથી જણા પણ દુઃખ સહન કરવાનું નહીં અને તમને અતિશય પુણ મળે એવું એક તપ ગીતાજીમાં બતાવ્યું છે અર્જુન તું સર્વમાં સદભાવ રાખજે ભાવ સંશુદ્ધિ રીતે તત્તપો માનસ મુચ્યતે સર્વમાં સદભાવ રાખજો સત શબ્દનો અર્થ છે પરમાત્મા આ જે કંઈ દેખાય છે તે સર્વમાં ભગવાન વિરાજેલા છે કારણની સત્તા કાર્યમાં હોય છે જગત કાર્ય છે પરમાત્મા કારણ છે જગતના પ્રત્યેક પદાર્થમાં ભગવાન મળેલા છે સર્વમાં સદભાવ રાખ સર્વમાં એટલે જે તમને ત્રાસ આપે છે જે તમારી નિંદા કરે છે જે તમને ગાળ આપે છે એ જીવમાં પણ ઈશ્વર છે ફૂલની માળા છે આ માળામાં ફૂલ તો અનેક છે પણ અનેક ફૂલમાં ધાગો એક જ છે એક જ ધાગામાં જેમ અનેક ફૂલ રહેલા છે તેમ એક જ પરમાત્માના આધારે આ ચિત્ર વિચિત્ર જગત રહેલું છે ફૂલ અનેક છે ધાગો એક જ છે દેહ જુદા જુદા છે શરીર અનેક છે પણ સર્વ શરીરમાં ઈશ્વર એક જ છે જે પરમાત્મા મારા શરીરમાં છે એ જ મારા શત્રુના શરીરમાં પણ છે અનેકમાં સર્વમાં એકને જોવાની ટેવ ઉપાડો એ જ મોટું તપ છે સર્વમાં સદભાવ રાખજો ભાગવતની કથા સાંભળો છો તમારાથી બને તો આજથી એક એવો નિયમ લેજો તમારા મનને વારંવાર સમજાવો કે આ જગતમાં મારો કોઈ શત્રુ નથી કોઈએ મને દુઃખ આપ્યું નથી કોઈએ મારું નુકસાન કર્યું નથી કોઈએ મને ત્રાસ આપ્યો નથી મારા દુઃખનું કારણ મારું પાપ છે મેં કંઈ પાપ કર્યું છે અને તેથી હું દુઃખી છું કોઈ કોઈને દુઃખ આપી શકે જ નહીં બધા કરેલા કર્મનું ફળ ભોગવવા માટે ભેગા થાય મારો શત્રુ કોઈ નથી હું કોઈનો શત્રુ નથી તમે કોઈ પણ સારું કામ કરો ને ત્યારે દેવના સન્મુખે પ્રતિજ્ઞા કરવી પડે છે અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ અવિરોધેન બ્રહ્મ કર્મ સમારભે ભગવાન આગળ શ્લોક બોલવાનો છે આ જગતમાં હું કોઈનો શત્રુ નથી અને આ જગતમાં મારો પણ કોઈ શત્રુ નથી તમારો શત્રુ બહાર નથી તમારો શત્રુ તમારા અંદર છુપાયેલો છે બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઉભા થશે અંદરના શત્રુને મારશો તો બહાર કોઈ શત્રુ રહેશે જ નહીં તમારા મનમાં જે કામ ઘર કરીને બેઠો છે એ જ શત્રુ છે મનમાં જે અભિમાન છે એ શત્રુ છે એ જ રડાવે છે શત્રુ અંદર છે જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી સર્વેષામ અવિરોધેન બ્રહ્મ કર્મ સમારધે મંત્ર તો બધા બોલે છે અર્થ સમજીને બોલનાર બહુ ઓછા મનથી એવો નિશ્ચય કરો કે હું કોઈનો શત્રુ નથી અને મારો પણ કોઈ શત્રુ નથી આ પ્રતિજ્ઞા કર્યા પછી સત્કર્મ કરવાનો અધિકાર મળે છે કેટલાક લોકો એવા હોય છે ઠાકોરજીની સેવા પૂજા કર્યા પછી ભગવાનને હાથ જોડીને કહે છે હે ભગવાન કૃપા કરો મારા બાળકોને સુખી રાખજો મારા બાળકોને સુખી રાખો એવી કોઈ પ્રાર્થના કરે ને એ કંઈ ખોટું નથી પણ કેટલાક તો ભગવાનને એવું પણ કે છે મારા બાળકોને સુખી રાખો પણ પેલો જે મારો વેરી છે ને એનું સત્યાનાશ વાળજો એ દુઃખી થાય એવું કરો એ સારું નથી તમારો કોઈ શત્રુ નથી જગતમાં હું કોઈનો શત્રુ નથી અને મારો પણ કોઈ શત્રુ નથી એવો મનથી નિશ્ચય કરો સર્વમાં સદભાવ રાખજો સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે ભાવથી સત્કર્મ સફળ થાય સદભાવથી કરેલો ધર્મ સફળ થાય છે કુભાવથી કરેલો ધર્મ એ અધર્મ ગણાય એક ચોર હતો અને તે ચોરી કરવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં રણછોડજીનું મંદિર આવ્યું તે મંદિરમાં ગયો જયારે ઠાકોરજીને સાષ્ટાંગ વંદન કરીને કહ્યું કે ભગવાન હું ચોરી કરવા જઉં છું એવી કૃપા કરો કે આજે મને પચીસ ત્રીસ હજાર મળી જાય મારા હાથમાં પચીસ ત્રીસ હજાર આવશે ને તો ઘેર આવ્યા પછી સવા મણનો શીરો બનાવીશ તમારી મોટી સત્યનારાયણની પૂજા કરી એને ભગવાનને બી બાધા રાખી અને ચોરી કરવા ગયો તે દિવસનો યોગ એવો કહી હતો કે એને ચોરીમાં પચીસ ત્રીસ હજાર મળી ગયા પછી એને સવામણનો શીરો બનાવ્યો અનેક સાધુઓને બ્રાહ્મણોને બોલાવ્યા મોટી સત્યનારાયણની પૂજા કરી ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ છે કે અધર્મ છે સત્યનારાયણની પૂજા એ તો ધર્મ છે પણ સત્યનારાયણની પૂજા તેની સફળ થાય છે જે સત્ય સાથે સ્નેહ કરે છે જેને પ્રભુમાં પ્રેમ છે એના હાથની પૂજા ભગવાન સ્વીકારે પૂજા કરનાર બહુ પવિત્ર હોવો જોઈએ દેવની પૂજા કરવાનો અધિકાર તેને છે જે દેવ જેવો છે જે દેવ જેવો નથી એના હાથની પૂજા દેવો લેતા નથી દેવો ભૂતવાય જે દેવમ ચોર સત્યનારાયણની જે પૂજા કરે છે એ સત્યનારાયણને રાજી કરવા માટે પૂજા કરે છે એનો સત્યનારાયણમાં પ્રેમ હોય ને તો એ ચોરી કરવા જાય જ નહીં ચોર સત્યનારાયણની જે પૂજા કરે છે એ મારી ચોરી જાહેર ન થાય માટે કરે આજે એની ચોરી જાહેર ન થાય તો મહિના બે મહિના પછી એ ફરીથી બાધા રાખીને ચોરી કરવા જશે ભગવાનને કઈ શીરો ખાવા મળતો નથી કોઈ પાપી એવી રીતે ભગવાનની પૂજા કરે ને તો ભગવાન એના હાથની પૂજા લેતા જ નથી જે દેવ જેવો છે એના હાથની પૂજા દેવો લે છે દેવો ભૂતવાય જે દેવમ ચોર સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ નથી ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે ભાવથી સત્કર્મ સફળ થાય છે સર્વમાં સદભાવ રાખજો કોઈના માટે ખરાબ વિચાર ન કરો કોઈના માટે ખરાબ શબ્દ ન બોલો તમારા માટે કોઈ ખરાબ બોલે ને તો એ તમને ગમતું નથી શરીરમાં જે ભગવાન છે એ જ સર્વના શરીરમાં છે દેહ જુદા જુદા છે પણ દેહમાં રહેલા દેવ એક જ છે અનેક શરીરમાં ઈશ્વર અનેક નથી અનેક શરીરમાં ઈશ્વર એક જ છે એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી એકમ સંતમ બહુધા કલ્પયંતી એક સન બહુધા વિચારા એક જ પરમાત્મા સર્વમાં છે તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો ને તો એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે કારણ તમારા શરીરમાં રહેલા ભગવાન અને તમે જેના માટે ખરાબ બોલો છો એના શરીરમાં રહેલા ભગવાન એક જ છે આ સંસાર ભાવમય લોકોના માટે તમે જેવો ભાવ રાખશો એવો ભાવ લોકો તમારા માટે રાખશે તમે કોઈને શત્રુ સમજીને એના માટે ખરાબ વિચાર કરશો એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે ઈશ્વર સર્વમાં એક જ છે કેદારનાથની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોત એમને ખબર છે કેદારનાથ જતા ગુપ્ત કાશી આવે અને તે ગુપ્ત કાશીથી એક રસ્તો ઉખી મઠ તરફ જાય બાણાસોની કન્યા ઉષા દેવીનો રાજમહેલ ત્યાં હતો તેથી લોકો એને ઉખી મઠ ઉખી મઠ કે હવે ઠંડી આવશે ને ત્યારે કેદારનાથ ભગવાનના સ્વરૂપને ઉખી મઠમાં પધરાવે મંદિરમાં તો બરફ પડે છે ત્યાં કોઈ રહી શકે નહીં અતિ ઠંડી હોય બદ્રીનારાયણ ભગવાનના સ્વરૂપને જોશી મઠમાં પધરાવે ઉખી મઠ પાસે ત્રણ ચાર પહાડ ભેગા થયા છે શાંત વાતાવરણ હોય ને ત્યારે બહુ ગમત આવે ત્યાં ઉભા થઈને તમે જે શબ્દ બોલો એ શબ્દનો પ્રતિધ્વનિ પાછો તમારા કાને આવશે પણ ત્રણ ચાર પહાડ ભેગા થયેલા હોવાથી એ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ આવે એકવાર તમે જે શબ્દ બોલો એનો પ્રતિધ્વનિ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ કાને ત્રણ ચાર વાર આવશે ત્યાં ઉભા થઈને કોઈ બોલે કે ગંગે હર પાછો પ્રતિધ્વનિ આવશે ગંગે હર એ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી નીકળશે ગંગે હર એક વાર ગંગે હર બોલે ને તો ત્રણ વાર ચાર વાર પ્રતિધ્વનિ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ અનેક વાર પ્રતિધ્વનિ સંભળાય કદાચ કોઈ માણસ ત્યાં ઉભો થઈને બોલે કે તારું સત્યાનાશ થાય પાછો પ્રતિધ્વનિ આવશે તારું સત્યાનાશ થાય જેવો ધ્વનિ એવો પ્રતિધ્વનિ જગતના માટે તમે જેવો ભાવ રાખશો એવો ભાવ લોકો તમારા માટે રાખશે આ સંસાર ભાવમય છે કોઈના માટે કોઈ દિવસ પણ ખરાબ વિચાર કરવો નહીં કોઈ માનવનું કામ ભાવથી ચિંતન કરવું નહીં કોઈના માટે ખરાબ શબ્દ બોલવો નહીં સદભાવથી જ સત્કર્મ સફળ થાય ચતુર્થ સ્કંધમાં પહેલું ધર્મ પ્રકરણ આ ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા છે યજ્ઞ કર્યા પછી યજમાનનું કલ્યાણ થાય પણ દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કયા પછી એના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં સર્વનો વિનાશ થયો ક્રિયા દક્ષો દક્ષા क्रतुपतिरधीशस्तनुभृताम् ऋषीणामार्त्विज्यम् शरणदसदस्याः सुरगणाः क्रतुभ्रेशस्त्वत्तः क्रतुफलविधानम् व्यसनिनो ध्रुवम् कर्तु श्रद्धा विधुरमभिचाराय हि मखाः श्रद्धा विधुरम् મથાઃ અવિચારાય ભવંતિ ક્રિયા દક્ષોપી અદક્ષઃ મૂર્ખઃ દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં શંકર ભગવાનના માટે કુભાવ રાખે કોઈ જીવના માટે કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી ભગવાન શંકરમાં કુભાવ રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુ યાદ કર્યો છે દક્ષ પ્રજાપતિને બ્રાહ્મણો સમજાવે છે કે શંકર ભગવાનની પૂજા કરવી જ પડશે દક્ષ દુરાગ્રહી છે અને તે દુરાગ્રહી દક્ષે કહ્યું કે હું શંકર ભગવાનને માનતો નથી હું વિષ્ણુ ભગવાનને જ માનું છું હું શિવજીને માનતો નથી શંકર ભગવાનના માટે ગમે તેવું બોલ્યો છે શિવજીની નિંદા કરી છે ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે અને તે શ્રી શ્રીધર સ્વામીએ દક્ષ પ્રજાપતિ શિવ નિંદા કરે છે અને તે નિંદાના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ કર્યો છે દક્ષ મૂર્ખ છે ગમે તે વકે છે પણ વાઘદેવીના પતિ તો શિવ છે વાઘદેવી શિવજીની કોઈ દિવસ નિંદા કરી શકે નહીં ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ શિવજીની નિંદા કરે ને એને તો પાપ લાગે પણ નિંદા સાંભળનારને પણ પાપ લાગે દક્ષ પ્રજાપતિ ગમે તેમ બોલે છે લુપ્ત ક્રિયાયા સૂચયે સ્મશાનમાં રહેનાર છે રહેનાર છે એ કોઈ ક્રિયાકર્મ કરતા નથી શ્રીધર સ્વામી અર્થ કર્યો છે શિવ બ્રહ્મરૂપ છે બ્રહ્મ નિષ્ક્રિય હોય છે લુપ્તાહા ક્રિયાહા એ લુપ્ત ક્રિય છે કારણે બ્રહ્મરૂપ છે વ્યાપક બ્રહ્મ એ નિષ્ક્રિય હોય છે અશુચ એ નાસ્તિ શુચિર યસ્માદિતિ અશુચિ શિવ સર્વથી શ્રેષ્ઠ છે અતિ પવિત્ર છે દક્ષ પ્રજાપતિ બોલ્યો છે દેવો સાથે શિવજીને આહુતિ આપવામાં આવશે નહીં દેવૈ સહભાગમ ન લભતામ શ્રી શ્રીધર સ્વામીનો અર્થ છે સહભાગમ ન લભતામ દેવેભ્ય પૂર્વમ ભાગમ લભતામ અગ્રભોજિત્વાત દેવોને આહુતિ આપતા પહેલા શિવજીને આહુતિ આપવામાં આવશે એ સર્વ દેવોના દેવ છે શિવ સમાન કોઈ નથી શિવથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે નહીં યજ્ઞમાં પહેલી આહુતિ શિવજીને આપવામાં આવશે દેવૈ સહભાગમ ન લભતામ પણ દેવેભ્ય પૂર્વમ ભાગમ લભતામ અગ્રભોજિત્વાત યદ્વા દેવેભ્ય પશ્ચાદવા ભાગમ લભતામ સર્વપોષકત્વાત દેવોને આહુતિ આપ્યા પછી શિવજીને આહુતિ આપવામાં આવશે એ તો ઘરના બધા બાળકો જમ્યા પછી ડોહો જમે ડોહ કઈ પેલો જમતો હશે બધા દેવોને તૃપ્ત કર્યા પછી શિવજી ભાગ ગ્રહણ કરે છે એ સર્વનું પોષણ કરનારા છે માટે દેવેભ્ય પશ્ચાત ભાગમ લભતા સહભાગમ ન લભતા જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય ને એને આ અર્થમાં બહુ આનંદ આવે એવું છે દક્ષ મૂર્ખ છે તે બોલ્યો છે મરકટ લોચન મરકટ સદૃશેશુ જીવેશું ಅನುಗ್ರಹ ದೃಷ್ಟಿರಿ ಯಸ್ಯ ಸಹ ಮರಕಟಲೋಚನ શિવ અતિ ઉદાર છે ભગવાન શંકરનું નામ વિશ્વનાથ છે કાશીમાં વિશ્વનાથ વિરાજેલા વિશ્વ એટલે જગત જગતના નાથ શિવ છે અને તેથી અમને વિશ્વનાથ કે છે જગત એટલે શું શુભ અને અશુભ પવિત્ર અને અપવિત્ર આ બેનું મિશ્રણ તેને જગત કે છે આ જગતમાં બધું સારું નથી અને આ જગતમાં બધું ખરાબ પણ નથી જગત એ શુભ અને અશુભ આ બેનું મિશ્રણ છે તેના સ્વામી તો શિવ છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ચિતાભસ્મ એ અતિશય અપવિત્ર છે ચિતાભસ્મને કોઈ સ્પર્શ કરે તો એને સ્નાન કરવું જ પડે ચિતાભસ્મ સમાન કોઈ અપવિત્ર વસ્તુ નથી ભગવાન શંકર શ્રીઅંગમાં ચિતાભસ્મ ધારણ કરે તમે ઉજ્જૈનમાં ગયા હશો ઉજ્જૈનમાં મહાકાળ વિરાજેલા છે કાળમાં પણ કાળ તેથી એમનું નામ મહાકાળ છે શિવજીનું નામ મૃત્યુંજય છે વેદોમાં શિવ સ્વરૂપનું વર્ણન બહુ કરવામાં આવ્યું છે એ કાળના પણ કાળ છે તેથી અમને મહાકાળ કે છે ઉજ્જૈનમાં એવો નિયમ છે સવારે ચાર વાગે મહાકાળની પૂજા થાય છે તે સમયે સ્મશાનમાંથી ચિતાભસ્મ આવે ભગવાન શંકરને અભિષેક કર્યા પછી પહેલું ચિતાભસ્મ અર્પણ થાય છે શિવ સ્પર્શથી ચિતાભસ્મ પવિત્ર થઈ જાય છે શિવ મંગળમય છે શિવજીને કામનો સ્પર્શ નથી અને તેથી શિવ સ્પર્શથી ચિતાભસ્મ પણ પવિત્ર થઈ જાય છે મોટા મોટા દેવો ઋષિઓ સાધુઓ મહાત્માઓ શિવજીની પ્રસાદી ચિતાભસ્મ કપાળમાં ધારણ કરે છે પવિત્ર બને છે જગતના બધા મહાપુરુષોએ ભગવાન શંકરની ખૂબ ભક્તિ કરી છે શિવ ભક્તિથી જ બધા મહાન થયા છે ભગવાન શંકરની કૃપા વિના કોઈ મહાન થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ગંગાજી અતિશય પવિત્ર છે ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી અને ચિતાભસ્મ સમાન કોઈ અપવિત્ર નથી શ્રીગંગમાં ચિતાભસ્મ છે મસ્તકમાં ગંગાજી છે શિવ વિશ્વનાથ છે જગતના માલિક શિવ છે આ જગતમાં ઝેર છે અને જગતમાં અમૃત પણ છે ઝેર અને અમૃત બેનો આધાર શિવ છે શિવજીના ગળામાં ઝેર છે અને શિવજીના મસ્તકમાં અમૃત છે ભગવાન શંકર જગતના સ્વામી છે તેથી એમને વિશ્વનાથ કે છે શંકર ભગવાન સર્વના સ્વામી હોવાથી શિવજીના દરબારમાં બધાને પ્રવેશ મળે રાત્રે બાર વાગ્યા પછી તમે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ તો દ્વારકાના દર્શન આપશે તો રાજાધિરાજ છે રાત્રે બાર વાગે કેવી રીતે દર્શન થાય શંકર ભગવાન કે છે રાત્રે બાર વાગે શું તું બે વાગે આવે તોય મને વાંધો નથી દરવાજા ખુલ્લા છે ભગવાન શંકરના ત્યાં દરવાજો બંધ થતો નથી જ્યાં માયા છે ત્યાં દરવાજો બંધ રાખવો પડે છે જ્યાં માયા છે ત્યાં પડદો રાખવો પડે છે શિવજીના ત્યાં પડદો નહીં શિવજીના ત્યાં કોઈ દિવસ દરવાજો બંધ થાય જ નહીં એ સર્વના સ્વામી છે શિવજીની પૂજા દેવો કરે છે શિવજીની પૂજા ઋષિઓ કરે છે ભગવાન શંકરની પૂજા સાધુઓ મહાત્માઓ કરે છે વધારે તો શું શંકર ભગવાનની પૂજા ભૂત અને પ્રેત પણ કરે શિવજીના દરબારમાં બધાને પ્રવેશ છે રામજીના દરબારમાં બધાને પ્રવેશ મળતો નથી હો રામજીના દર્શન કરવા કોઈ જાય ને તો ત્યાં હનુમાનજી મહારાજ ઉભા છે હનુમાનજી મહારાજ એક એકની પરીક્ષા કરે છે આ મર્યાદા પુરુષોત્તમનો દરબાર છે જગતની પ્રત્યેક સ્ત્રીમાં તમે માતૃભાવ રાખો છો ધર્મની મર્યાદાનું પાલન કરો છો ધર્મની મર્યાદાનું પાલન કરે એને હનુમાનજી આગળ જવા દે છે જે ધર્મની મર્યાદાનો ભંગ કરે એને હનુમાનજી મહારાજ ગદા બતાવે છે તારા માટે જ મેં ગદા રાખી અંદર જવાનો અધિકાર નથી રામ દુવારે તુમ રખવારે હો તન આજ્ઞા વિનુ પૈસારે રામજીના દરબારમાં હનુમાનજી મહારાજ બધાને જવા દેતા નથી આ મર્યાદા પુરુષોત્તમનો દરબાર છે શ્રી દરબારમાં પણ બધાને પ્રવેશ નથી એક શંકર ભગવાનનો દરબાર એવો છે ગમે તે આવે અને ગમે ત્યારે આવે ભૂત આવે પ્રેત આવે પિશાચ આવે તો દરવાજા ખુલ્લા છે ભૂત પ્રેત જાય ક્યાં બધા જ એમનો તિરસ્કાર કરે મથુરામાં ભૂતનાથ મહાદેવ છે મથુરાના બ્રાહ્મણો એવી વાતો કરે છે કે રાત્રે બાર વાગ્યા પછી અહીંયા ભૂત પ્રેત આવે શંકર ભગવાનની પૂજા કરે છે બધા શિવ પૂજન કરે એ સર્વના સ્વામી છે અને તેથી એમના દરબારમાં બધા આવે છે શંકર ભગવાનની પૂજા બહુ સાદી છે શંકર ભગવાનને કોઈ દિવસ શૃંગાર કરવાની જરૂર જ પડતી નથી શૃંગાર કર્યા વિના શિવ અતિ સુંદર છે જીવ શૃંગાર કરે તો સુંદર લાગે પણ ભગવાન શંકર શૃંગાર કર્યા વિના બહુ સુંદર છે સત્યમ શિવમ સુંદરમ શિવજીને કામનો સ્પર્શ નથી તેથી શિવ અતિ સુંદર છે જેને કામનો સ્પર્શ થયો એના સૌંદર્યનો નાશ થાય છે જે પૂર્ણ નિષ્કામ છે તે જ સુંદર છે શિવજી અતિ સુંદર હોવાથી એમને શૃંગાર કરવાની જરૂર જ પડતી નથી શૃંગાર કર્યા વિના પણ શિવ સુંદર છે અતિ શાંત છે ભાગવતમાં એવું લખ્યું છે અતિ શાંતિ એ જ શિવ છે કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મારામમ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહત અતિશાંતિ એ જ શિવ શિવ અતિ સુંદર છે અતિ શાંત છે શંકર ભગવાન આનંદમય હોવાથી એમને રાજભોગ આરોગવાની જરૂર જ પડતી નથી એ સ્વયં જ આનંદ સ્વરૂપ છે એમની પૂજા બહુ સાદી છે લોટો ભરીને જળ લઈ જાઓ અને તે જળ પણ કરો બે બીડીના પાન અર્પણ કરો રાજી રાજી થઈ જાય શૃંગાર તો કરતા જ નથી રાજભોગ આરોપતા જ નથી એ સ્વયં જ આનંદ સ્વરૂપ છે શિવ સ્વરૂપનું વર્ણન વેદોમાં બહુ આવે છે એક એવ રુદ્રો ન દ્વિતીયાયતસ્થે શિવજીનો જન્મ થતો નથી શિવ છે વેદોમાં એવું વર્ણન છે બ્રહ્માજીના લલાટમાંથી રુદ્રનો જન્મ થયો છે શિવ તો મંગલમય છે એમનો જન્મ કોઈ દિવસ થતો નથી શિવ સર્વેશ્વર છે અતિ ઉદાર છે જે માગો ને તે તરત જ આપી દે છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ અતિ ઉદાર તો છે પણ તમે માગો કે તરત જ આપશે નહીં વિચાર કરીને આપશે નહીં પણ શંકર ભગવાન તો કોઈ દિવસ વિચાર કરતા જ નથી એ આખો દિવસ હૃદયમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે શ્રી કૃષ્ણ એ જ એમનું ધન છે કોઈ માગે કે તરત જ આપી લઈ જાય વિચાર જ કરતા નથી શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે પણ વિચાર કરીને આપે માગનારને અક્કલ ઓછી હોય માગનાર ગમે તે માગે એકવાર એવું થયું કુબેર ભંડારી શિવજી પાસે આવ્યા કુબેર ભંડારીએ શિવજીને કહ્યું કે મારી પાસે બહુ સંપત્તિ છે મારે તમારી સેવામાં એનો ઉપયોગ કરવો છે મને કઈ સેવા બતાવો શિવજીએ કહ્યું મારી કોઈ સેવા જ નથી મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી મારી કોઈ સેવા જ નથી શિવ સર્વ વૈષ્ણવોના આચાર્ય છે જગતમાં જેટલા ધર્મ સંપ્રદાયો છે એ સર્વ સંપ્રદાયના આદિ પ્રવર્તક સદાશિવ છે શિવજી જ બધા ધર્મ સંપ્રદાયો નીકળ્યા છે શિવ સર્વના સદગુરુ છે કોઈની સેવા લેતા નથી વૈષ્ણવ તેને કે છે જે સેવા આપે છે લોકો મારી સેવા કરે એવી જેને ઈચ્છા છે એ વૈષ્ણવ નથી વૈષ્ણવ સેવા લેવાની ઈચ્છા રાખે નહીં પણ સર્વની સેવા કરવાની ઈચ્છા રાખે બ્રહ્મચારીએ સર્વ સંપત્તિ અર્પણ કરી અને કહ્યું કે મારી પાસે બહુ સંપત્તિ છે કે મારા રામજીની સેવા કરો મારા નારાયણની સેવા કરો મારા શ્રી સેવા કરો કે મારા જે તો કરીએ છે પણ તમારી સેવા કરવી કે મારી કોઈ સેવા જ નથી શિવ કોઈની સેવા લેતા જ નથી એમને જરૂર જ નથી શિવ આનંદમય છે બને ત્યાં સુધી તમે પણ કોઈની સેવા લેશો માં તમે જેની સેવા લેશો ને એ તમારું થોડું પૂન લઈ જશે તમે જેની બહુ સેવા લેશો એના તમે શર્મિંદા થશો